Krishna Namah Jai યદનુગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिक्षायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिरविराजते योषो पञ्चदा हृदये मम श्री गोवर्धन नाथ की શ્રી બાલકૃષ્ણલાલ કી સદગુરુ દેવ કી શ્યામ સુંદર શ્રી અમુલે મહારાની કી શ્રી વલ્લભાધીશ કી ભક્ત વત્સલ ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી જય હરિ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી જય જય શ્રી રામ પરમ કૃપાલુ પરમ દયાલુ भगवान कृष्णलाल प्रभु रे चरणार विंदा में दंडवत प्रणाम कर श्री हनुमान जी महाराज रे चरणार विंदा में दंडवत प्रणाम कर नानी बाई रे मायरा रे प्रसंग में कुछ कहूं ओनु पहली मन में एक इच्छा है वा मैं मारे मन री इच्छा पूरी करूं देखो माने मारवाड़ में अपने मारवाड़ में टाबरी वर्ष गांठ हुए जने जिन टाबरी वर्ष गांठ हुए उनने तो किन की उपहार देवे ही है पण उन टाबरी माँ ने भी किन की जो छोरा रे रमेकड़ा लाया सूट लाया तो मारी हाड़ी पोल को लेना है तो भाई વર્ષગાંઠ કીની હે વર્ષગાંઠ હે હનુમાન जी री તો હનુમાનજી ને તબ કદી તેલ રો અભિષેક વેર્યો હે કદી કઈ લાડુ ચડર્યા કદી કઈ વેર્યો હે પણ જો હનુમાનજી રી માં હે અંજની માં નહીં હનુમાનજીને પૂછ્યો હનુમાનજી આપરી માં કોણે હનુમાનજી કે પહેલી બતાવો માં કેવે કિને બોલે જી કી જન્મ દેવે બોલે ઓર કી બતાવો મારો બોલે માં વાહ હે જો ખોળા મેં રાખે માં વાહે જો ગોદી મેં રાખે તો હનુમાનજી કહેવે જેણે મારી માં અંજની નહીં બોલે થાળીમાં અંજની નહીં તો પછી કુણે બોલે થે કયો કે માં વાહે જો ગોદી મેં રાખે વાહ માં હે તો અંજની માં તો મને દો તીન સાલ ગોદી મેં રાખ્યો બાકી મને સદા સદા તો મારા રામજી ગોદી મેં રાખે એન વાસ્તે મારી માં તો રામજી રામજીને પૂછ્યો ભાઈ આપણે છોરારી વર્ષગાંઠે આપને કઈ ઉપહાર દેવા છોરારે તો સિંદૂર ચડા દો તેલ ચડરી હોય ભેર કઈ કઈ હોમી વેરી હોય સબ વેરી રહ્યા આપને કઈ દેવા તો ભાઈ આપ સબને પૂછું એક મારે વાસ્તે સબુ સુંદર ઉપહાર કઈ હોયા કરે એક મારે વાસ્તે સબુ સુંદર ઉપહાર હોય હોયા કરે કે ઉણને કોઈ ઉણરે બેટારા ગુણ સુણા દેવે તો ભાઈ हनुमान जी रा गुण जितना सुंदर हनुमान चालीसा में है एड़ा यूं तो रामचरित मानस पूरी भरियोड़ी है पण जो हनुमान चालीसा में है वह अद्भुत है तो वह हनुमान चालीसा हनुमान जी ने नहीं श्री रघुनाथ जी ने समर्पित करा यद्यपि कथा तो मायरारी बाचनी है कि एक हनुमान चालीसा हनुमान जी रे वास्ते नहीं राम जी रे वास्ते जीता लोगा ने याद है सब लोग जरूर बोल जो भाई हाथ जोड़न प्रार्थना श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधा હરનૌ રઘુવર બિમલ જસુ જોદાયક ફલ ચા બુદ્ધિહીન તનુ જા you. चित के साथ ब्रज और ध्वजा विराजे कांधे मोज जने शंकर सुवन केसरी तेज प्रकाश मम प्रिय भरत सहस बदन तुमरो यश अस कही श्रीपति सनकादिक ब्रह्मादि मुनि सा नारद सा Hare कटे सहित इच्छा हुई पूरी अब आप लोग इच्छा पूरी करा मेरो प्यारो नंद लाल किशोरी राधे मेरो किशोरी रा નાથજી રે ચરણાર વિંદામય દંડવત પ્રણામ કર આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભ પ્રભુ રે ચરણાર વિંદામય દંડવત પ્રણામ કર ભગવાન રા પ્યારા લાડલા ભક્ત નરસિંહ મહેતા રે ચરણાર વિંદામે દંડવત પ્રણામ કર ભક્ત નરસિંહ મહેતા રે જીવન રોઈ જે એક બડો મધુર પર ભગવાનની કૃપા હું ભર્યોડો પ્રસંગ નાની બાયરો માયરો आप सबने सुनाऊं सबने विनती है आप लोग कुछ समय वास्ते खुद ने बम्बईयों अलग करो और नरसिंह मेहता रे गांव जूनागढ़ लेन चालो और आनंद लो नाथ ભગવાનરી કથા મિલની સોરી હે પણ ભક્તરી કથા મિલની બડી દોરી હે और भगवानरी कथा में और भक्तरी कथा में अंतर कही आपने ठाए ભગવાનરી કથા રો યજમાન હોયા કરે ભક્ત ભગવાનરી કથા હોવે ની ભગવાનરી કથા રો યજમાન હોવે ભક્ત और भक्तरी कथा रा यजमान भगवान खुद होया करे भगवान री कथा सुनने वास्ते मुख्य श्रोता भक्त और भक्तरी कथा सुनने वास्ते मुख्य श्रोता भगवान प्रभु कैठा द्वारिकाधीश आपरा लाडला भक्त નરસિંહ મહેતારી કથા સુણને આજ કી કુર્સી માથે બેઠો વેલા ખેર ભગવાન તો કુર્સી માથે બેઠક હોની ભાઈ ભગવાન રો આસન આ કુર્સી નહીં હે ભગવાન તો જરૂર કોઈ ભક્ત રે હૃદય મેં બેઠ ઓર આરામો નાની બાઈરો માયરો સુણની તૈયારી કર્યા વેલા પ્રભુ જૂનાગઢ રે માઈને નરસિંહજીનો જન્મ હુયો એડી કથા બી આવે કે નરસિંહજી મુચકુંદ રાજા રોઈ જ એક અવતાર હે મુચકુંદ રાજા ઉન ટાઈમ ભગવાન રી ભક્તિ કરી દ્વાપર યુગ મેં જેને ભગવાન કહ્યો ભાઈ તું કલયુગ રે માઈને નરસિંહ મહેતા રે રૂપ મેં આન ખૂબ ભક્તિ કરજે નરસિંહ મહેતારો જન્મ ગુજરાત મેં નાગર કુલ બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ જાતિ મેં હુયો नरसिंह जी हूं पहली नरसिंह जी रे एक बड़ो भाई हो अब नरसिंह जी रे जन्म हुयो बड़े अच्छे कुल में जन्म हुयो बड़ो संपन्न परिवार पण नरसिंह जी रे जो जन्म रे साथे दो बहुत बड़ी खामी शरीर में एक तो नरसिंह जी हूं मुंडा हूं बोली जे नहीं और दूसरो नरसिंह जी ने कानू होनी जे नहीं देखो भाई संपन्नता आप रे साथे सब सुख नहीं लाया करे संपन्नता रो अभिप्राय हो नहीं कि सब सुख आई गया संपन्नता में भी कई अभाव रहे तो नरसिंह जी रे घर में धन गणो ही हो माँ बाप गणाई बढ़िया हा पैसा री कमी नहीं पण नरसिंह जी रे मुंडा हूं बोलीस तो नहीं कानो हुणीस तो नहीं कुछ समय बाद नरसिंह जी री जो माताजी पिताजी हा એ નરસિંહજીરા માતાજી પિતાજી તો ઉન ટાઈમ કોયાડી બીમારી ચલી જો નરસિંહજીરા માતાજી પિતાજી તો ભગવાન રે ઘરે ગયા અબ નરસિંહજીરી દાદી વા લેણ એકલી આપરે પોતાને લિયા લિયા ઘૂમતી કદી કોઈ મિંદર ને કદી કોઈ મંદિર અબ બુડારો ઓર કઈ ઠિકાણો કથા કીર્તન સત્સંગ ઓઈ જ વૃદ્ધ લોગારો અસલી સ્થાન હે અગર બુઢા પરમાઈને એની સ્થાનને નહીં પકડા તો પછી વાહ પછી જીવન મેં કી નહીં પડ્યો હાલાકી પકડતો જવાની મેં લેણો છે જે સત્સંગ પણ જવાની મેં કઈ લોગ જાણે કે ઓ કોઈ ઓ તો બુડારો કામ હે કતા મેં કિને જાવણો કે બુડાને અખબાર મેં સિનેમારી કોઈ ખબર આવે તો છોરો દોડ અને આપરે દોસ્તને ફોન કરે કે આજ નવી સિનેમા લાગી હે जी को हाल नो देख कने ने अखबार में कोई कथा री न्यूज आवे तो दादी ने कहे दादी थारे कोई मरा जाया जय जय प्री कथा तो प्रभु सत्संग श्रेष्ठ स्थान है आत्म शांति रो नरसिंह जी री दादी व नरसिंह जी ने खोड़ा में लिया लिया फिरती गांव में कोई संत आओ कोई उत्सव हो सब जगह जावती और एक ही प्रार्थना मारे पोता ने बोल तो कर दो મારે પોતાને થોડો બોલતો કર દો એડી પ્રાર્થના કરતી પ્રભુ कुछ समय बाद शिवरात्रि रो त्योहार आयो और शिवरात्रि रे दिन प्रातः काल जल्दी ही નરસિંહજી રે દાદી રે મન મેં ભાવ આવ્યો ચાલો આજ શિવરાત્રી એ લારલી ટેમ તો ભીડ ઘણી ઓજાલા આપણે જલ્દી ચાલો ઓર જલ્દી ચાલ ઓર મહાદેવજી રી પૂજા અર્ચના કરલા પ્રભુ તો નરસિંહજી રી દાદી સુબે બેગી બેગી આપણે પોતા નરસિંહજીને સાથે લે મંદિર મેં ગઈ મહાદેવજી રો મંદિર ભીડ સુબે ભી ભીડ હી શિવરાત્રી રો દિન મંદિર में પૂજા અર્ચના કરી શ્રી મહાદેવજીને જળ બીજો ચડાયો જળ બીજો ચડાન નરસિંહજીની દાદી બારે નીકળતી કે ખૂણા રે માઈને એક મરાજ બેઠા દેખ્યા અબ ખૂણા મેં મરાજ ને બેઠો દેખ્યો નરસિંહજી રે દાદી રે મન મેં આવી રે એ મરાજ તો નવા હે નવા મહારાજ નો થોડો કોડ બતો હોયા કરે <laughs> કે ભાઈ એ નવા આયા હાલો દેખ કઈ કરે કઈ તો દાદી રે મન મેં આવી કે મહારાજ નવાય હાલો દેખા સહી કઈ ઠયાણે આશીર્વાદ હું પોતો બોલન ઢૂક જાવે દાદી દોડી દોડી ગઈ મહારાજ કને મહારાજ દેખ્યો કે ડોકરી આવે હે અમાર કઈ ઘરે હાલો યું કરો યું કરો એને વાસ્તે કઈ કર્યો મહારાજ તો ડોકરીને દેખતા આ ક્યાં મીંચલી ડોકરી કઈ તી દેર તો મહારાજ ખાંગા બાંગા જોવતા ને હમે મને દેખતી આ ક્યાં મીંચલી ડોકરી કે મેં પક્કી હું મહારાજને બોલાન છું ડોકરી પૂગી મહારાજ રે આગે મહારાજ આંખ્યા ભીચડા રામ રામ રામ કરે ડોકરી મહારાજ રામ રામ મહારાજ કે બતલાયો નહીં ને ચાલુ કે ગામરાઓ કીતા ભાઈઓ મહારાજ ક્यों ભણ્યા લુગઈ લડતી ગણી ગઈ કહ્યું યો રોટી કોન મિલે ગઈ કઈ કરો કિતની બાતા પૂછી મહારાજ કહ્યો સબ શું બડી ચૂપ ચૂપચાપ બેઠ ગયા પણ ડોકરી છૂટે મહારાજ હાવજી રામ રામ મહારાજ બોલ મહારાજ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી રી મહારાજ બોલે નહીં અમ મહારાજ માર કાંટી આંકી ભીચે ભાઈ રામ રામ કરું હું કયું મને ડોકરી કે મું બુલાન છોડ ડોકરી એકલ ઢોકી મહારાજ હો મહારાજ બાપજી રામ રામ મહારાજ હો મહારાજ મહારાજો મહારાજ હો મહારાજ મહારાજો ઓ મહારાજ ઓ મહારાજ મહારાજો મહારાજ ઓ મહારાજ મહારાજ ઓ મહારાજ મહારાજ બાપજી ઓ મહારાજ મહારાજ ઓ મહારાજ મહારાજ ઓ મહારાજ જાણ્યો રે હમે આ ક્યાં નહીં ખોલી તો મેં મારો મંતર ભૂલ મહારાજ ઓ મહારાજ મહારાજ ઓ મહારાજ કરંટ આખીર ને આ ક્યાં ખોલની પડી ડોકરી બોલ કઈ વાત છે ડોકરી બોલી બાવજી મેં કોઈ થાણા દંડ કમંડલું થોડી ખોસતી તો જણ પછી મારું કઈ થઈ જાય ડોકરી કયો બાપજી મારે ઓ પોતો ઓ બાપજી ગુંગો નેરો ને બોળો નેરો બુઢાપામાં જેડી દીનતા આવે કે ઓહો હો વાત છે <laughs> તો ડોકરી બોલી બાપજી